ચાલો હેમંતીબેન ઓગણીસમો શ્લોક तपाम्यहम अहम वर्ष निर्गुणा मृत्युजामी च अमृतम चैव मृत्युश्च सदा असच्चाहम अर्जुन શ્લોકાર્થ હે અર્જુન હું તપું હું તપું છું હું વરસાદને ખેંચું છું અને છોડું છું હું અમૃત છું તેમજ મૃત્યુ છું સત છું અને અસત છું વિવેચન હે અર્જુન હું સૂર્ય રૂપે તપું છું ને તેથી વરસાદ માટે જળ ખેંચું છું ને પાછું તે જળ છોડી દે સૃષ્ટિ કરું છું આ વરસાદના જળથી અન્ન વગેરે ઉત્પન્ન થતું હોવાથી સૃષ્ટિના આધાર હું હોવાથી ઉપાસ્ય છું હું અમૃત એટલે કે જીવન અથવા જીવાડનાર છું કારણ કે વરસાદથી સર્વ જગતની સ્થિતિ છે તેમજ વરસાદ રોકી રાખવાથી હું મૃત્યુરૂપ પણ છું તેમજ સત એટલે કે ભાવ પદાર્થ અને અસત એટલે કે અભાવ પણ હું જ છું આ સર્વ હું હોવાથી મારી બહુ પ્રકારની જ્ઞાનીઓ ઉપાસના કરે છે આ રીતે પ્રભુ ઉપર એમાં પોતાનું મહત્વ ભગવત સ્વરૂપનું વર્ણન કરે છે કે હું જ સૂર્ય છું હું જ વરસાદને ખેંચું છું વૃષ્ટિ સૃષ્ટિનો આધાર પણ હું જ છું વરસાદ વગેરેથી જે અન્ન વગેરે થાય છે તેથી સૃષ્ટિનો આધાર પણ હું જ છું અને સર્વ જગતની સ્થિતિ જે છે કે વરસાદને રોકી રાખવાથી હું મૃત્યુરૂપ પણ ઊંઘી છું આ રીતે બહુ પ્રકારથી ભગવત સ્વરૂપનું વર્ણન કર્યું તે નહીં જાણતા ભગવત સ્વરૂપ છે એમ નહીં જાણતા માત્ર કામનાથી જેઓ યજ્ઞ વગેરે કરે છે તેઓ જન્મ મરણના આ સંસારમાં અથડાયા કરે છે એમ બે શ્લોક વીસ અને એકવીસ થી કહે છે અને વીસ અને એકવીસ ના શ્લોકમાં આગળ એમ કહે છે કે જે આવા ભગવત મારા ભગવત સ્વરૂપ નથી જાણતા તે જન્મ મરણના જન્મ મરણ રૂપ સંસારમાં અથડાયા કરે છે આ વીસમો શ્લોક હવે હા હવે વીસમો શ્લોક સોમપાન કરનારા નિષ્પાપ થયેલા ત્રય વિદ્યાના જાણનાર લોકો યજ્ઞોથી મારું યજન કરી સ્વર્ગની ગતિ માગે છે તેઓ પુણ્યશાલી પુણ્યશાળી સુરેન્દ્રલોક પ્રાપ્ત કરી સ્વર્ગમાં દિવ્યો દિવ્ય દેવોનો ભોગ ભોગવે છે વિશેષણ ત્રણ ગુણાત્મક ત્રણ વેદોમાં પ્રવીણ થયેલા અને તેથી ત્રિગુણાત્મક કર્મ કરાવનાર સોમપાન કરનાર અને સોમ સોમપાન યજ્ઞ યજ્ઞકરણ વગેરેથી નિષ્પાપ થયેલા પુરુષો યજ્ઞોમાં તે તે દેવતાઓનું યજન કરે છે અને સર્વ આદિ ફળ માટે પ્રાર્થના કરે છે એટલે કે ત્રિગુણાત્મક સત્વરજ અને તમ એવી રીતે જે એમાં વેદોમાં ને એમાં પ્રવીણ થાય છે તે લોકો યજ્ઞ વગેરેથી યજ્ઞ કરી તે તે દેવતાઓનું યજન કરે છે અને પછી સ્વર્ગ આદિ ફલોને ભોગવા માટે પ્રાર્થના કરે છે જોકે યજ્ઞ આ દિવસ સર્વત્ર હું જ છું રહેલું છું તે નહીં જાણવાથી તેઓ જુદા જુદા દેવોનું યજન કરે છે પરંતુ વસ્તુતઃ ત્યાં હું જ રહેલો હોવાથી અહીં મારું યજન કરે છે એમ કહેલું છે કે તેઓ પુણ્યશાળી સુરેન્દ્રલોક પ્રાપ્ત કરી ત્યાં સર્ગ સર્ગમાં દિવ્ય દેવોના ભોગો ભોગવે છે એટલે આ રીતે યજ્ઞ આદિ કરીને તે તે તે દેવતાનું યજન કરે છે અને પછી ત્યાં સ્વર્ગલોકમાં દિવ્ય દેવોના ભોગો તે ભોગવે છે આ આ તથા એકવીસમાં શ્લોકમાં અનુસંધાન બ્રહ્મસૂત્ર ચાર એક બે માં ઉપરના અનુભાષમાં કરેલું છે હવે આગળનો શ્લોક તે ત્યાં તે તમ ભૂક્તવા બોલો જજે અહીંયા ત્રય વિદ્યા કીધું ને તો ત્રણ વિદ્યા તરીકે આમાં વિવેચનમાં ત્રણ ગુણાત્મક ત્રણ વેદોમાં અને ત્રિગુણાત્મક કર્મ એટલે ત્રણ સત્વર તમ ગુણ એવું જે એમણે કીધું ને તે નથી સમજાતું જજે એટલે ત્રણ વેદો છે તે સત્વરુદ ને તમ ગુણો વાળા એવું સમજાવે છે એટલે ત્રણ ગુણ વાળા જીવો ની વાત છે સત્વરજતમ જે જીવો ગુણ છે એમની જીવોની વાત છે અને ત્રિવિદ્યા એટલે ત્રે ત્રણેય કહેલા વેદોમાં કહેલા સકામ કરને આચનારા એમ વાત એ કહી છે એવું સમજાય છે મને એટલે આમાં ત્રય વિદ્યામાં જે આમાં નીચે લખ્યું છે કે ત્રણે વેદોમાં પ્રવીણ થયેલા અને તેથી ત્રિગુણાત્મક કર્મ કરાવનાર સોમપાન કરનાર અને સોમપાન યજ્ઞકરણ વગેરેથી નિષ્પાપ થયેલા પુરુષો એ નથી સમજાતું મને ત્રય વિદ્યા એટલે ત્રણ વેદો એમ કે છે અને આને ત્રણ ગુણાત્મક કેમ કહ્યું છે એટલે આમાં કે છે એ તો ખ્યાલ આવે છે પણ કેમ કહ્યું છે તે નથી સમજાતું એમ નહીં મને મને તો એટલું સમજાયું કે ગુણો વાળા જે ત્રણ ગુણ વાળા જે જીવો છે ને એને વિશે કે છે એમ એ સમજાયું એટલું સમજાય છે મને તો આગળ પણ ભગવાન આવા અર્જુનને કહે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વો નિર્યોગ ક્ષેમાત્મવાન આ જે વેદ છે એ ત્રણ ગુણોના વિષયો વાળા છે અર્થાત વેદ જે કંઈ પણ વિધિ નિષેધનું નિરૂપણ કરે છે એ ત્રિગુણ સંબંધી છે તે સાત્વિક કર્મ રાજસ કર્મ તામસ કર્મ સાત્વિક દેવ રાજસ દેવ તામસ દેવ સાત્વિક ફલ રાજસ ફલ તામસ ફલ તે રીતે અને તું આ નિસ્ત્રય ગુણ્યને પ્રાપ્ત કર એટલે જ શ્રી મહાપ્રભુજીએ જે જ્ઞાન માર્ગ કર્મને છોડો જ્ઞાન માર્ગની અંદર પણ જે મુક્તિ બતાવી છે એને પણ જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત થાય છે અને જ્ઞાન તત્વગુણનું કાર્ય છે એટલે સાત્વિકી મુક્તિ છે નિર્ગુણ મુક્તિ નથી ત્યાં સુધી એ વાતને લઈ ગયા છે બાકી નાહમ વેદે ન તપસા વગેરેમાં એ વાત તો બતાવી જ છે કે ભગવાન છે એ વૈદિક સાધનો કે સિવાયના અન્ય કોઈ સાધનોથી લભ્ય નથી તો આ બધા વેદ માર્ગ દ્વારા જે કંઈ પણ ફલની પ્રાપ્તિ એનું વિધાન કરવામાં આવે છે એ બધા પ્રાકૃત ફલો છે એ રીતે આપણે એને સમજ્યું છે ઉપમાન એટલે યજ્ઞમાં જે સોમ યજ્ઞ છે ને એમાં જે અગ્નિહોત્રી હોય સોમ યજ્ઞ જયારે કરે ત્યારે એને વિધિ આવે છે એની અંદર એ સોમનું એને પ્રસાદ પ્રાપ્ત થાય એટલે કહેવાનો મતલબ એ છે કે સોમ પાક કહો અથવા તો સોમ યાજી યજ્ઞમાં એ શ્રેષ્ઠ યજ્ઞ છે આમાં જે આગળ પાછળનો શ્લોક છે એમાં ધ્યાનથી સમજવાની વાત એ છે કે અઢારમાં તો ભગવાન બધાનું મૂળ છે એ વાત સમજાવી સમજાવ્યા પછી ભગવાન બધાનું મૂળ છે એવું વ્યવહારમાં તો આપણને સમજાતું નથી કેમ કે સૂર્ય તપાવે છે વાદળો વરસાદ લાવે છે કે વરુણ વરસાદ લાવે છે યમરાજ કે ધર્મરાજ છે એ મૃત્યુ કે આ પુણ્યનો હિસાબ કરે છે તો જે કંઈ પણ સૃષ્ટિના વ્યવહારો છે એમાં તો અન્ય અન્ય કોઈ દેવા દેવો છે એમનું મેનેજમેન્ટ જોવા મળે છે ભગવાન તો ક્યાંય દેખાતા નથી એટલે ભગવાને પહેલા કહેલી વાત છે એનું ઓર વધારે દૃઢતાથી સિદ્ધ કરવા માટે એમ કહ્યું કે જે કંઈ પણ તપાવે છે તે પણ હું છું એ સૂર્ય નથી અથવા સૂર્ય પણ હું છું જે વૃષ્ટિ કરે છે તે પણ હું જ છું એમ જે કંઈ પણ છે તે ભગવાન જ છે એમ સમજાવ્યું છે રૂપ ભગવાન છે મૂળ રૂપ ભગવાન છે એમ આપણે ત્યાં બતાવ્યું આ વાતને જે લોકો નથી સમજી શકતા એવા જે પ્રાકૃત ભાવ વાળા મનુષ્ય છે એ પ્રકટરૂપથી જે પણ કાર્યો જેના દ્વારા થઈ રહ્યા છે તે દેવરૂપોને મૂળ કારણ ગણી અને એનું ભજન કરે છે એટલે સકામ ઉપાસકો બને એટલે સકામ કર્મ માર્ગી તો એ લોકોને સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે તે પછી આગળ જન્મ મરણ વગેરે થાય છે એ કહ્યું એકવીસમો તમારો છે એતમ ભુક્ત્વા સર્વલોકમ વિશાલમ હાલો હા બોલો બોલો હા જય વિષય વેદ છે એવું જે નિરૂપણ અહીંયા આવ્યું એમાં એટલે એ આપે એવું સમજાવ્યું હમણાં કે વેદ વેદ જે કંઈ પણ ફળનું નિરૂપણ કરે છે એ સાત્વિક રાજસ અને તામસ ગુણને આધારે કરે છે મતલબ વેદથી આપણે નિર્ગુણ નથી થઈ શકતા હવે મારે પ્રશ્ન એમ છે કે વેદની અંદર કર્મ જ્ઞાન અને ભક્તિ એમ ત્રણ ડિવિઝન છે એમાં ભક્તિના ડિવિઝન ની અંદર યદि કોઈ આ બાલબોધ ની અંદર બતાવેલી ભક્તિ કરે છે તો એ નિર્ગુણ થશે કે નહીં થાય કોઈ શિવની ભક્તિ અ કરે છે કે કોઈ વિષ્ણુની ભક્તિ કે કોઈ પરબ્રહ્મની ભક્તિ જો એવી રીતે કરે છે કારણ કે ભક્તિનો એક પ્રકાર તો એની અંદર કર્મ જ્ઞાન અને ભક્તિ અંતર્ગત આવી જ રહ્યો છે તો શું એ નિર્ગુણ થશે કે નહીં થાય એ નિર્ગુણ ભક્તિ કહેવાશે કે નહીં કહેવાય અલૌકિક અલૌકિકાસ્તુ વેદોક્તા સાધ્ય સાધન સંયુતા એમાં જે કંઈ પણ ધર્માર્થ કામ મોક્ષ વૈદિક પુરુષાર્થોનું નિરૂપણ છે એમાં જ્ઞાન કે ભક્તિનો ત્યાં કોઈ ઉલ્લેખ નથી તો બાલબોધ ગ્રંથની જે વાત થયેલી છે ને એમાં ક્યાં ભક્તિ છે એટલે હું એમ કહેવા માંગુ છું કે આ જે ભક્તિ જે બાલબોધ ગ્રંથ ની અંદર બતાવેલી જે ભક્તિ છે એ એવી એ ભક્તિનું સ્વરૂપ જેવી રીતે શિવ શિવના તદાત્મ્ય અને તદીય થવું કે વિષ્ણુના તદા તદાત્મ્ય અને તદીય થવું જો એવી ભક્તિ કરે છે તો એ ભક્તિ તો જે પ્રેમ પ્રગટ કરવા વાળી છે એ દેવો પ્રત્યે પ્રેમ પ્રગટ કરવા વાળી છે તો એ ભક્તિ નિર્ગુણ ના થઈ એવી ભક્તિનું કોઈ સ્વરૂપ અહીંયા સત્વગુણના અધિષ્ઠાતા છે તો સાત્વિકી મુક્તિ બનશે શિવ છે રજોગુણના અધિષ્ઠાતા તમોગુણના અધિષ્ઠાતા છે તો તદનુસારી એમની થશે તો તમોગુણાભિમાની શિવનું સાયુજ્યાદિ થશે કે સત્વગુણાભિમાની વિષ્ણુનું સાયુજ્યાદિ થશે નિર્ગુણતાનો ક્યાં પ્રશ્ન છે હા હા જી હા બરાબર એટલે આ મારો વિષય જે મારો ક્લિયર ન હતો મને એમ જ હતું કે આ નિર્ગુણ જ ભક્તિનો પ્રકાર છે એ દેવના થઈ જવું એ નિર્ગુણ જ ભક્તિનો પ્રકાર છે એવી સમજ હતી જે બરાબર હાજી તેતમ સર્વલોકમ વિશાલમ ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ એવમ ત્રિ અનુ અનુપ્રપન્ના તથાગતમ કામકામા લભંતે શ્લોકાર્થ તેઓ તે વિશાલ લોકોનો ભોગ કરી પૂર્ણ ક્ષીણ થતા મર્ત્યલોકમાં આવે છે આવી રીતે ત્રય ધર્મને વળગનાર કામોની ઈચ્છા વાળાઓને જન્મ મરણ પ્રાપ્ત થયા કરે છે વિવેચન ઉપર કહેલા કામની ઈચ્છા વાળા ત્રય ધર્મને અનુસરનાર લોકો સ્વર્ગ પ્રાપ્ત થતા સ્વર્ગના વિશાળ ભોગો ભોગવે છે ભોગો ભોગવાથી તેઓનું પુણ્ય ક્ષીણ થતા તેઓ પુનઃ આ મૃત્યુ મર્તલોકમાં અવતરે છે આ પ્રમાણે તેઓના જન્મ મરણ થયા જ કરે છે અને આ જન્મ મરણ રૂપી અધમ તૃતીય ગુણ પ્રવાહ માર્ગ કહેલો છે આ માર્ગમાં રહેલા જીવોનો ભગવાન કોઈ પણ સ્વરૂપથી અંગીકાર કરતા નથી પરંતુ તેઓનું ભગવાનનું તેઓને ભગવાનનું ભાન નહીં થતા તેઓ સદા માયામાં જ રહે છે એટલે આમાં આમાં એમ કે છે કે જેવી રીતે એ લોકો કામનાઓ કરે છે અને પછી એ સ્વર્ગનો ભોગ ભોગવે છે અને પછી એ ભોગ ભોગવ્યા પછી એ લોકોનું પુણ્ય દરેક ક્ષીણ થાય છે તે મૃત્યુલોકમાં પાછા અવતરી જાય છે અને આ રીતે એમનો જન્મ વર્ણનો ચક્કર ચાલુ રહે છે તેઓને ભગવાન ક્યારે પણ કોઈ પણ સ્વરૂપથી સ્વીકારતા નથી અને એમને ભગવાનનું ભાન પણ નથી રહેતું તેથી સદા તે માયામાં જ રહે છે કારણ કે ભગવાનના સાચા સ્વરૂપને તે જાણતા નથી આમાં છે કોઈને કઈ વિચારણી લો પ્રણામ છે હા બોલ નીતા આ પાસ એક મિનિટ નીતાને કહી તૃતીય ગુણ પ્રવાહ માર્ગ કહેલો છે ને એટલે તો પ્રવાહી માર્ગ પ્રવાહ માર્ગ થયો ને આમાં જે વાત કરી ને કે જે જન્મ મરણ રૂપી અધમ તૃતીય ગુણ પ્રવાહ માર્ગ કહેલો છે તો એ પ્રવાહ માર્ગ જ થયો ને એટલે પ્રવાહી જીવો છે પ્રવાહમાં આવ્યા જન્મ મરણ રૂપી અહીંયા મર્ત્ય લોકમાં આવે છે તો જે દૈવી જીવો છે એ તો પ્રભુને પામે છે પણ જે દૈવી નથી એવા જે પ્રવાહી માર્ગમાં જે રહેલા છે એ જીવોની વાત કરી રહ્યા છે ને ગુણ પ્રવાહથી કારણ કે ગુણ પ્રવાહ તો પછી બધામાં લાગુ તો પડે છે ને ગુણ પ્રવાહ નું મિનિંગ શું કહી રહ્યા છે એ નથી સમજાતી જોઈએ મને તો અહીં પ્રવાહી માર્ગ લાગે છે કારણ કે આગળ જેમ કહ્યું ને કે એ લોકો આવી રીતે સ્વર્ગના વિશાળ ભોગો ભોગવીને પછી પાછા મૃત્યુ મૃત્યુલોકમાં પાછા આવતા રહેશે તો આ પ્રવાહી જશે એમ એવું મને સમજાય છે હું એમ કઉ છું કે ગુણ તો બધામાં છે ને સાત્વિક રાજસ્થામાં જેટલા જીવો છે એ બધામાં લાગેલા જ છે એમ તો અહીંયા ગુણ પ્રવાહ માર્ગ થી એટલે પ્રવાહી માર્ગ લેવાનું કે શું કહી રહ્યા છે અહિયાં હેમંતી જી જી જી હવે મને નહીં હવે આપ કરો તો ગુણપ્રવાહ તો છે કેમ કે આગળથી એ વાત કહીને આવ્યા ને ત્રૈગુણ્ય વિષય આવેદા તો જે કંઈ પણ છે સાત્વિક કર્મથી સાત્વિક લોકની પ્રાપ્તિ થાય પણ પુણ્ય ક્ષીણ થઈ ગયા પછી ફરી પાછા એને જન્મ થાય તો એ જે પણ એની અવસ્થા પ્રાપ્ત થશે તે અવસ્થા અનુસાર એ ફરીથી કર્મના ચક્રની અંદર એ જોડાશે તો આ એક જાતનો જન્મ મરણનો પ્રવાહ કહો અથવા તો ગુણોનો પ્રવાહ કહો એ બંને રીતે એને આપણે કહી શકીએ જન્મ મરણ શા માટે થાય છે તો એની અંદર પણ એ જ વાત બતાવેલી છે કે મનુષ્ય એમના ગુણોને વશ હોવાને કારણે જેવા ગુણો હોય છે તે અનુસાર કર્મમાં પ્રવૃત્ત થાય છે અને એ કર્મ એમને જન્મ મરણ અપાવે છે જ્યાં સુધી ગુણાધીનતા છે ત્યાં સુધી મનુષ્યની કર્મમાંથી મુક્તિ થતી નથી ત્યાં સુધી એના જન્મ મરણમાંથી મુક્તિ થતી નથી તો જન્મ મરણનો પ્રવાહ કે ગુણ પ્રવાહ એ બેમાંથી કોઈ પણ રીતે એને કહી શકાય એમ છે પણ મૂલમાં જરા આપણને ચેક કરવું જોઈએ કે આ તૃતીય પ્રવાહ માર્ગ કહેલો છે એમાં ગુણ શબ્દ જે છે એ કોષ્ઠકમાં છે કે મૂલમાં પણ એ છે કોઈ વ્યાખ્યાકારમાં એ વલ્લભજીની ટીકામાં કે એમાં ચેક કરી લેવું જોઈએ સારું પાર્થ શું કે છે એટલે આ ક્વેશ્ચન હતો કે ગુણ કીધું ખાલી પ્રવાહ કહીને ગુણ કીધું છે તો એટલે શા માટે કીધું છે એ તો ગુણ પ્રવાહ કહેવામાં ગુણાહ ગુણેશુ વર્તનતે ઇતિ મત્વા ન સજ્જતે એમ ભગવાન કહેલ છે કે આપણે ભલે એમ માનતા હોઈએ આત્મા કરતા છે એને કારણે જે કંઈ પણ કરવામાં આવી રહ્યું છે એ કરતા દ્વારા થઈ રહ્યું છે પરંતુ એ આત્મા ફરી પાછી કોઈને કોઈ ગુણોના કબજામાં કેદ થયેલી છે એટલે આત્માનું કરતાપણું છે એનો મિથ્યાભિમાન છે કે હું કરું છું વસ્તુતઃ ગુણો જ કરાવી રહ્યા છે એમ ભગવાન અર્જુનને સમજાવે છે આત્માની નું કર્તૃત્વ તો છે જ એમાં કોઈ આશંકા છે જ નહીં ગુણો કરતા છે કે પ્રકૃતિ કર્તરી છે એ સાંખ્યનો સિદ્ધાંત છે વેદાંતનો સિદ્ધાંત એ નથી પણ વેદાંત પણ એટલું તો માને જ છે કે ગુણોનો પ્રભાવ એટલો પ્રબલ છે કે કરતા હોવા છતાં પણ આત્માનું કર્તૃત્વ બહુ કમજોર છે વસ્તુતઃ તો જે વિકૃતિ છે એના અધીન હોવાને કારણે એ જ બધું કરે અને કરાવે છે અહીંયા અહીંયા વલ્લભજીની ટીકામાં એવી રીતે જ આવી રહી છે કે અહીંયા नियस्य ते तृतीय दृष्टो अधर्मः प्रवाह मार्ग उत्तहः तत्र अधर्म प्रवाह मार्ग એટલે પ્રવાહ માર્ગ કહી રહ્યો લાગે છે બીજી ઓ અવાજ બહુ અસ્પષ્ટ છે તો આપ સેન્ટેન્સ પુરુષો છે સેન્ટેન્સ વાક્ય એનો अयમાયત્વે મિલિતવેથી તૃતીય દૃષ્ટો અધર્મઃ પ્રવાહ માર્ગ ઉત્તહઃ તત્ર અધર્મ પ્રવાહ માર્ગે એટલે પ્રવાહ માર્ગે જ કહી રહ્યા હોય લાગે છે જોજો એ કદાચ અનુવાદકે એમાં કોષ્ઠકમાં જોડ્યો છે એમ સમજવું જી હવે કહ્યું ને કે જીવોનો ભગવાન કોઈ પણ વૃત્તિ એવા જીવોનો સ્વીકાર અંગીકાર કરતો નથી સ્વરૂપથી તો એ લોકોને તો પહેલેથી ન્યૂચરમ વખતે એ લોકોને પ્રવાહી તો બનાવી દીધા પછી એ લોકો ન્યૂચરમ વખતે એ લોકોને પ્રવાહી તરીકે જ એ લોકો નહીં કરે અને માયામાં જ સદારે એવી ઈચ્છાથી એ લોકોનું વરણ થયું ને અહીં વરણથી જ વાત હશે એવી રીતે જ છે નહીં એટલે આ જે જીવો વેદોમાં કહેલા સકામ કર્મો કરી અને દિવ્ય ભોગને ભોગવવાની કામના રાખે છે ભોગ પછી એમનો પુનર્જન્મ થાય છે એ જે એમનો જન્મ મરણ નિરંતર થયા કરે છે એ કયા જીવો છે તો એ બધા પ્રવાહી જીવો છે જાયત્વ મૃયત્વ એ લોકો જન્મતા રે મરતા રે એવી ભગવાનની એમની બાબતમાં ઈચ્છા છે એટલે એમના બાબતમાં એમ કહે છે કે આ માર્ગમાં રહેલા જીવોનો ભગવાન કોઈ પણ સ્વરૂપથી અંગીકાર કરતા નથી એ ભગવાનને પામતા નથી આ રીતે એટલે એ પ્રવાહી આસુરી હેલો હા હા જીજે કે એક એવી છે કે એના કે વેદ જે છે ભગવાનની વાણી છે અને એ ભગવાનની વાણી છે તો એને અનુસરવા વાળા લોકો જે હશે એ જે ભગવાને કરેલ એ જ લોકો વેદને અનુસરશે હવે અત્યારે જે જોયું કે પ્રવાહી જીવો જે છે સકામ ભક્તિ કરવા એ લોકો એ પ્રકારેની ભક્તિ કરે બધા એવાને પ્રાપ્ત કરીને પાછા જન્મ મરણને પ્રાપ્ત કરશે એવા જીવો જે એ પ્રવાહી જીવો છે પણ વેદ તો કારણ કે ભક્તિ અને કોઈક મર્યાદાથી એ બધા બંધાયેલા છે તો પ્રવાહી જીવોનો તો કેવી સંયણ અધિકાર હોઈ શકે પ્રવાહી મતલબ પુષ્ટિવાહ અને મર્યાદામાંના જે પ્રવાહ જીવો છે એ જીવો એનું અનુસરણ કેવી રીતે કરી શકે એ મારો પ્રશ્ન છે તમને પ્રશ્ન છે મને સમજાવશે ચિંતા ન કરો અરે હેમંતીબેન ને આ તમારો પ્રશ્ન જરા સારી રીતે સમજાવો હા એટલે આપણે વેદ જે છે એ ભગવાનની વાણી છે બરાબર અને ભગવાનની વાણીને અનુસરવાનો અધિકાર તો જેનું વર્ણન ભગવાને કરેલું છે એને જ છે તો હવે વેદને તો મહામાર્ગીય જીવો આપી શકે કે જેને વેદની આજ્ઞા અનુસરવાની રુચિ છે અથવા તો પુષ્ટિ માર્ગીય જીવો વેદની આજ્ઞાનું પાલન કરીને ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ જે પ્રવાહી જીવે છે એ જીવોનો તો વેદમાં અધિકાર જ નથી કારણ કે એમનું વર્ણન આવી કોઈ મર્યાદાઓમાં બનવા માટે કરેલું જ નથી તો એ પ્રવાહી જીવ વેદમાં બતાવેલા સકામ કર્મો કરીને દિવ્ય લોકને પ્રાપ્ત કરી અને પછી જળને પ્રાપ્ત થાય પછી એ ચક્કરમાં તો એ એ કેવી રીતે બની શકે કારણ કે એમનું વરણ તો પ્રવાહમાં થયું છે વેદનું અનુસરણ તો એ લોકો કરે જ નહીં એમ તો કારણ કે કારણ કે કોઈ પણ સકામ કર્મ કરવું હશે તો આપણે વેદનું અનુસરણ તો કરવું જ પડશે સાથે જવું પડશે એમાં કહેલો યજ્ઞ કરવો પડશે એમાં બતાવેલી બધી ક્રિયાઓ કરવી પડશે આચાર ક્રિયાઓ પી પડશે આ બધું પ્રવાસીઓમાં કેવી રીતે છે પાછા એ લોકો પાછું ત્યાંથી પાછું આવવાનું તો એવું બધું વરણ પ્રવાહી માટે કરેલું છે એવું આપણે કોઈ સાંભળ્યું નથી એમ મારો પ્રશ્ન છે મેં પણ એવું સાંભળ્યું નથી મારો બી આવો જ પ્રશ્ન છે અરે પણ આ તો તમારો શ્લોક હતો એ તો પહેલે તમે વાંચી લીધું તમે પ્રીતિબેન હમણાં સાંભળ્યું એટલે મેં જયારે કહ્યું ત્યારે મને બી આ રીતે પ્રશ્ન આવ્યો કે પછી આ રીતે પ્રવાહી માર્ગ કેવી રીતના વેદને અનુસરીને આગળ આવશે કારણ કે એમનો તો અધિકાર જ નથી એ બરાબર પ્રીતિબેન પ્રશ્ન કર્યો એ મને સમજાયું એટલે મેં કહ્યું કે આવો પ્રશ્ન મને કે તો મને નહીં ના મને ઉત્તર નહીં આવે અચ્છા અચ્છા કઈ વાંધો જેમને ચલો અનુકૂળ હોય કરો પ્રયાસ એટલે આમાં મને એવું લાગે છે કે બાલબોધમાં જેવી રીતે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ધર્મ અર્થ અને કામ સંબંધી જેની પણ જિજ્ઞાસા હોય એ ધર્મશાસ્ત્ર નીતિશાસ્ત્ર અને માંથી પોતાના વિષયને જોઈ લે તો મને એવું લાગે છે કે પ્રવાહી જીવોનો અધિકાર જેવી રીતે ભગવાન દૈવાસ સંપદ વિભાગ યોગમાં આજ્ઞા કરે છે તો મુક્તિમાં પ્રવાહી જીવોનો અધિકાર નથી પણ ધર્મ અર્થ કામ સંબંધી એ લોકોની જે પણ પ્રવૃત્તિ છે એ પણ વૈદિક હોવાને નાતે તો વેદમાંથી જ એનો સોર્સ એ લોકો લેવાના છે એટલે અર્થની કામના હોય કે કામ પૂર્તિ કરવી હોય જે ત્યાં સ્વર્ગનો ઓપ્શન આપેલું છે તો સ્વર્ગ હોય કે ધન સંપત્તિની કામના હોય પુત્રની કામના હોય કે શત્રુના નાશની કામના એવી કોઈ પણ લૌકિક જેવી કામનાઓ હોય કે અર્થની ઈચ્છા હોય તો એ લોકો તો પ્રવાહી છે જન્મ મૃત્યુના ચક્રમાં રહેવાના છે પોતાની કામનાને પૂર્તિ કરશે જેવી રીતે એક્ઝામ્પલ આપ્યું કે સ્વર્ગને પ્રાપ્ત કરે પછી પુણ્ય ક્ષીણ થાય ત્યારે ફરીથી મર્ત લોકમાં પાછા આવી જાય આ બધી તો અર્થ ધર્માર્થ કામ સંબંધી એ લોકોની ઈચ્છાઓ છે તો એ પૂરી કરવા માટે તો શાસ્ત્ર એમને ઉપાય બતાવે જ છે તો આસુરી જીવોનો વેદમાં અધિકાર નથી એવું તાત્પર્ય નથી મુક્તિમાં એમનો અધિકાર નથી જે ભગવાન ભગવદ્ ગીતામાં કે છે કે નિબંધાય આસુરી મતા બંધાવા માટે આસુરી જીવો છે તો જન્મ મૃત્યુના ચક્રમાં બંધાય છે પણ અર્થ અને કામ સંબંધી એ લોકોનું જે પણ આચરણ છે તો વેદ આધારિત જ હોવાનું છે એટલે બરાબર છે આપની વાત અમે સમજાય છે એ પણ હું એમ કહું છું કે એટલે મને એવી સમજ ને કે આપણે આપણે અત્યાર સુધી અમે એવું સમજ્યા હતા કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે ને કોઈ કામના એટલે કે કોઈ ઈચ્છા થઈ તો એ પોતાની ઈચ્છાની પૂર્તિ કરવા માટે એ વેદના કોઈ યજ્ઞ વગેરે કરશે અને એ રીતે એની ઈચ્છાની પૂર્તિ કરશે એમ કરતા કરતા એક વખત એવો આવી જશે કે એ એની બધી ઈચ્છાઓની કામનાઓ પૂરી થઈ જશે પછી એને એવું રિયલાઇઝ થશે કે આ તો એવી વાણી છે કે જે ખાલી મારી પોતાની કામનાઓ પૂરી કરવા માટે નથી પણ અહીંયા આગળ કંઈક મોક્ષ પણ પ્રાપ્ત થયાનાથી એના કારણે મારી બધી કામનાઓ પરમેનન્ટલી સોલ્વ છે કે ફરી મારી હું સકામ થવું જ ના કામનાવાળો થવું જ ના એવું જ્યારે એને ફિલિંગ થશે ત્યારે એ પછી વેદનું પોતાની મુક્તિ મુક્તિ માટે ઉપયોગ કરશે વેદનું અનુસરણ કરશે તો એ પ્રકારે એનું આગળ એનું છે આગળ એની વ્યવસ્થા વિચારાયેલી છે એવું સર્વ નિર્ણયની અંદર જોયું હતું પણ જ્યારે કેવલ પ્રવાસીઓ જ આ વેદનો ઉપયોગ કરશે એવું સાંભળ્યું હતું એટલે મને આ પ્રશ્ન થયો વેદ પાસે જવા વાળો એક વાર તો મુક્ત થશે જ એવું અપ્રનિર્ણય ગ્રંથની હતા એ જે મને મારી એવી સમજ છે એટલે મહાપ્રભુજી સર્વનિર્ણય પ્રકરણમાં એ આજ્ઞા કરી ને કે વેદનું તાત્પર્ય નિષ્કામ કર્મોને બતાવવામાં છે પણ જે વ્યક્તિ સાત્વિક વૃત્તિનો છે એને જ વેદનું તાત્પર્ય સમજાય છે બીજા બધા જીવો રાજસી તામસી સ્વભાવના છે એ લોકો વેદમાં બતાવેલા સકામ કર્મોની અંદર જ એમની પ્રવૃત્તિ હોય છે તો મને એવું લાગે છે કે અહીંયા એ વાતને સમજવી જોઈએ કે જે જીવો આસુરી કે પ્રવાહી છે તો ભગવાન કેમ કે દૈવાસુર સંપદ વિભાગ યોગમાં એવી આજ્ઞા ઠીક છે એ લોકોની પ્રવૃત્તિના વિષયમાં ભગવાનની એવી આજ્ઞા છે કે એ લોકો ઘોર કર્મોમાં પ્રવૃત્ત હોય છે ને વેદ વિહિત કર્મોમાં પ્રવૃત્તિ નથી હોતી વેદથી વિરોધી એ લોકોની પ્રવૃત્તિ હોય છે કે જગતના સ્વરૂપને ભગવાનથી ભિન્ન સમજે છે એના સિવાય પણ એવા પ્રવાહી જીવો કે જે લોકો જન્મ મરણના ચક્રમાં ફર્યા કરતા હોય તો એ પણ ખાસ કરીને આ શ્લોકના સંદર્ભમાં જ્યારે અહીંયા સ્વર્ગ પ્રાપ્તિ રૂપ ફળ એમના માટે કહ્યું છે એવા જીવો પણ પોતાની કામના પૂર્તિ કરીને ફરી અહીંયા પાછા આવી જાય છે અર્થકામ સંબંધી જેટલી પણ ઇન્કવાયરી એ લોકોની હોય તો એ તો વૈદિક હોવાને નાતે વેદ પાસેથી જ એ લોકો પોતાની જિજ્ઞાસાને શાંત કરશે તો વેદ એમને એમની ભલે ને સાત્વિક લેવલની એટલે કે મુક્તિ સંબંધી એમની કામનાઓ નથી પણ અર્થ પ્રાપ્તિ માટેની કામના હોય કે ધન સંપત્તિ કે સ્વર્ગાદી લોક સંબંધી કામનાઓ હોય તો એના માટે શાસ્ત્રમાં જે ઉપાય બતાવ્યા હોય તો એ પોતે રાજસી કે તામસી સ્વભાવના હોવાના કારણે એ બધી કર્મોની અંદર એમની પ્રવૃત્તિ થાય ને સાત્વિક વૃત્તિના જે વ્યક્તિ છે એની પ્રવૃત્તિ વેદમાં બતાવેલા નિષ્કામ કર્મોની અંદર થાય એવું મને આ શ્લોકમાં સમજાય છે એટલે અહીંયા જે આ માર્ગમાં કોઈ પણ સ્વરૂપથી અંગીકાર કરતા નથી તો એમનો અંગીકાર મુક્તિ માટે નથી કરતા પણ એના સિવાય વેદાધિકાર ધર્માર્થ કામ સંબંધી પુરુષાર્થ મતો એમનો છે મોક્ષ પુરુષાર્થમાં નથી એવું મને અહીંયા એટલે હાજરે કહ્યું એ પ્રમાણે જો આપણે વિચાર હાજી મૂળ શ્લોકમાં જ આજે જીવો છે એમની અધિકારિતા અને એમની મનોવૃત્તિ સ્પષ્ટ બતાવી છે કે એ ભોગેચ્છા વાળાઓ છે એમનું લક્ષ્ય જ ભોગ છે ભોગ જેવું લક્ષ્ય છે તો પછી પ્રવાહી જવાના એટલે પોતાના એટલે નો પ્રશ્ન એ અહિયાં છે કે એમને ભોગની ઈચ્છા છે પણ પ્રવાહી જીવ છે એટલે એમનો વેદમાં અધિકાર નથી એટલે હું એમ કઉ છું એટલે એમને એવું લાગે છે તો હું એમ કહું છું કે એમને ભલે ને ભોગની ઈચ્છા હોય પણ એમને જે પણ ભોગની ઈચ્છા છે એના સાધન તો એ લોકો વેદમાંથી લે છે જે રીતે સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે કે ધન સંપત્તિ કે પુત્રની કામના છે તો એના જેટલા પણ સાધનો શાસ્ત્રો બતાવ્યા છે એનું અનુસરણ તો એ લોકો કરે જ છે વેદાધિકાર રહિત છે એવો તો પ્રવાહી જીવનો મતલબ નથી ને મોક્ષના અધિકારી નથી એટલો જ એનો અર્થ છે સાધનમાં તો કોઈનું રિસ્ટ્રિક્શન કરે મર્યાદા જીવ છે એ પુષ્ટિનું સાધન કરે કે પુષ્ટિના જીવ મર્યાદા પ્રવાહી સાધન કરે સાધનમાં તો કોઈને કોઈ રોકી શકે એવું થોડું છે કઈ અહીંયા જે પણ અધિકારતા છે સાધના સમજવાની છે વેદાધિકાર નથી એનો વૈદિક એ જ નહીં છે વાત છે હા એટલે મૈત્રેયાજાએ કહ્યું એ પ્રમાણે કે એને ફલમાં ફલમાં મતલબ મુક્તિમાં અધિકારી નથી પણ બાકી પ્રવાહી જીવો વેદનું અનુસરણ તો કરી શકે છે એટલે જ પ્રવાહે બી સમાગત્ય પુષ્ટિસ્થૈર્ન યુજ્યતે જાતક કર્મણા જાય તે એ બધામાં ત્યાં એવા સ્પષ્ટ કરી છે ને કે પ્રવાહી જીવ છે પુષ્ટિમાં પણ આવી શકે છે કુલ પુષ્ટિકુલનો જીવ પ્રવાહી આસુરીમાં પણ જઈ શકે છે એનો મતલબ શું છે કે તેના સાધનોની અંદર પ્રવૃત્તિ થશે પ્રવાહી જીવ ની અંદર જન્મ થશે તો ના અંદર જેટલી મેજોરિટી હશે તેને જ એને અનુસરવું પડશે ક્રિયાપરાયણ તો થવું જ પડશે એનું મન લાગે કે ન લાગે એને પુષ્ટિ માર્ગનું ફલ નહીં મળે વર્ણ એનું પ્રવાહી એટલે ત્રૈગુણ્ય વિષય ત્યાં પણ એવું જ સમજવું જોઈએ ને એટલે ધર્મ અર્થ કામ સંબંધી આજ્ઞાઓ વેદની અંદર પ્રાપ્ત થાય છે આ ત્રણ મતલબ ધર્મ અર્થ કામ પુરુષાર્થો માટે અને સાત્વિક રાજસ્થામાં છે ત્રણેય જીવના સ્વભાવને અનુરૂપ તો જે ભોગેચ્છા વાળા છે એ લોકો રાજસી કે તામસી સ્વભાવના છે અને જેમને નિષ્કામ કર્મોમાં જેમની પ્રવૃત્તિ છે એ સાત્વિક સ્વભાવના છે તો વેદની પ્રવૃત્તિ ત્રણેય ગુણોના જીવો માટે અગર હોય તો પ્રવાહી જીવો ભોગેચ્છા વાળા રાજસી તામસી ગુણ પ્રબલ એમનામાં હોય તો એમના માટે પણ તો વેદ છે જ ને તો ના પડે છે હા આજે પણ માની લો કોઈ વ્યક્તિ શાસ્ત્રમાં ધર્મમાં ન માનતો હોય પણ કોઈ એવા રોગ થી ગ્રસિત થઈ જાય અને એને પ્રાકૃતિક ચિકિત્સામાં લઈ જવામાં આવે તો ત્યાં એને એમ કહેવામાં આવે તમારે સાત્વિક આહાર વિહાર રાખવો તમારું અતિ વ્યસનો કોઈ જાતના હોય કે એ જાતનું ખાનપાન છે કે જેનાથી એનું સ્વાસ્થ્ય બગડતું રહેતું તો હવે એ બેઝિકલી પ્રવાહી છે આસુરી હોય પણ સાત્વિકતા એના માટે લાભકારી છે ત્યાં સુધી પણ એ સમજી તો શકશે જ નહીં એ જાતની એને ચિકિત્સા પણ બતાવી શકે એમ પ્રવાહમાં રહેલો જે જીવ છે એની અંદર રહેલી અતિતામસિકતા છે એ કદાચ શાસ્ત્ર દ્વારા નિવૃત્ત થઈને એને સાત્વિક ભોગ ભોગવવામાં તરફ એને લઈ જઈ શકે છે ત્યાં સુધી એનું થશે પણ નિર્ગુણતા એની જે મોક્ષ માટે આવશ્યક બાવીસમું છે અનન્યાથી પ્રત્યંતો માયે જના પર્યુપાસતે તેષાં નિત્યા વિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્ય જે અનન્ય લોકો મારું ચિંતન કરવા મારું સર્વ પ્રકારે ભજન કરે છે તે નિત્ય અભિયુક્તના યોગ અને ક્ષેમ હું જાળવું છું એટલે અનન્ય ચિત્તથી જે ભગવાનને જાણે છે ભગવાન તેનું બધું યોગ ક્ષેમ એ પ્રમાણે અન્ય માર્ગની વાત કરી હવે પોતાના ભક્તોનો વૃતાંત જોઈએ આગળ અન્ય માર્ગમાં સકામનું બધું કીધું હવે પોતાના જે ભક્તો છે નિર્ગુણ એમના માટે ભક્તિના મુખ્ય બે પ્રકાર છે એક મર્યાદા ભક્તિ અને બે પુષ્ટિ ભક્તિ જે દૈવી જીવોનો પ્રભુએ મર્યાદા માર્ગમાં અંગીકાર કરેલો છે તેઓને ક્રમે ક્રમે સાધન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે એટલે મર્યાદા માર્ગમાં વેદમાં જે કરેલું છે એ પ્રમાણે સાધન કરે એ લોકોને એ પ્રમાણે એનું ફળ મળે અને જે જે દૈવીજીઓનો ભગવાને પુષ્ટિ ભક્તિ માર્ગમાં અંગીકાર કરેલો છે તેઓને સાધનની કાંઈ પણ અપેક્ષા નથી અને માત્ર ભગવાનના અનુગ્રહથી ભગવાનની પ્રાપ્તિ થાય છે એ પુષ્ટિજીવોનો અનુગ્રહ નિયામક જે છે જીવ માટે અનુગ્રહ હોય તો જ એને પુષ્ટિ ફળ મળે કયા જીવમાં કયા માર્ગમાં વિજય કરવો એ ભગવાનની ઈચ્છાને જ આધીન છે ભગવાન સ્વતંત્ર છે તેથી કયા જીવનો કયા માર્ગમાં અંગીકાર કરવો તે વિષયમાં પોતાની ઈચ્છા સિવાય કોઈ નિયામક સંભવતો જ નથી એટલે કયો પુષ્ટિજીવ છે કે કયો મર્યાદા મર્યાદાજીવ છે કોઈનું સામર્થ્ય નથી ખાલી ભગવાનની ઈચ્છાથી જે સમજી છે ભગવાન જાણી શકે કે આ પુષ્ટિ અનુગ્રહ કર્યો છે તે સાધન થાય તેથી જ્યાં જ્યાં સાધન કરવાના કહેલા હોય તે વાક્યો મર્યાદા માર્ગને ઉદ્દેશીને યોજેલા છે કારણ કે એ જીવોને એ માર્ગમાં અંગીકાર થયેલો છે તેઓની તેવી જ પ્રવૃત્તિ થવાની અને ફળ પણ તે માર્ગનું જ તેઓને પ્રાપ્ત થવાનું જેઓનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થયેલો છે તેઓને જ્ઞાન વિગેરે સાધન વિના જ ભક્તિ પ્રાપ્ત થાય છે મર્યાદા માર્ગમાં જ્ઞાનની એની જરૂર પડે છે મર્યાદા ભક્તિનું વેદનું જ્ઞાનની ત્યારે પુષ્ટિમાં જીવ છે એને નિર્ગુણ છે એટલે એને ભગવાનનો અનુગ્રહ થવાથી જ્ઞાન પ્રેમ પ્રેમ ઉત્પન્ન થાય છે ભગવાનમાં એટલે જ્ઞાન ઓછું હોય તો એ ભગવાનની ભક્તિ કરી શકે આ શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્ર ત્રણ ચાર ઉપરના અનુભાષ્યમાં કરેલું જે મારા સિવાય અન્ય દેવની અન્ય ફળની અથવા અન્ય માર્ગની ભાવના પણ રાખતા નથી એવા અનન્ય લોકો મારું પુરુષોત્તમનું જ ચિંતન કરતા મેં કહેલા પ્રકારથી મારી સેવા કરે છે એવા નિત્ય અભિયુક્ત એટલે મારી સાથે નિત્ય સંબંધ દ્વારા લોકોના યોગજનક છે હું જાણું છું યોગ એટલે ભગવાનની સેવામાં ઉપયોગી ધન ધાન્ય વસ્ત્ર વગેરે પદાર્થોના આ લોકમાં પ્રાપ્તિ નહીં ક્ષેમ એટલે આધ્યાત્મિક શ્રેય અથવા મોક્ષ આવા ભક્તોમાં હું શિવોપયોગી સર્વ પદાર્થોને આ લોકમાં પ્રાપ્તિ કરાવું છું અને પરલોકમાં મોક્ષ આપી છું એટલે ભગવાનના સ્વરૂપને જે દાદા સ્વરૂપને જાણે છે જો આગળ આપણે કે દેવો બેવો બધા ભાઈ આત્મા ભગવાનનો જ આત્મા છે દેવોનું સ્વરૂપ જાણીને જે કરે છે એ પુષ્ટિ જીવો નથી પણ જે સાચું સ્વરૂપ ભગવાન જાણે કે ભગવાન જ આ બધાના આત્મા છે એવા જીવોને ભગવાન યોગથી એમનો યોગ એટલે એમને સેવોપયોગી વસ્તુ જે હોય એનો બી પ્રાપ્તિ કરાવે છે અને એમને મોક્ષ તરફ આગળ વધારે બી છે મોક્ષ એમ હોવું દેવતા ભક્તા યજંતે શ્રદ્ધવાન વિકા तेती नामेव कंतेय અજંત્ય વિધિપૂર્વક ફરી એ કોંતે જે અન્ય દેવતાઓના ભક્તો શ્રદ્ધાપૂર્વક તેઓનું યજન કરે છે તેઓ પણ અવધિપૂર્વક મારું જ ભજન કરે છે કારણ કે ભગવાન જ બધું બનેલા છે તો દેવોમાં બી ભગવાન દેવો ભગવાન જ દેવોને સર્જેલા છે તો દેવોનું ભજન કરે છે પણ એ સાચું સ્વરૂપ નથી જાણતા એટલે દેવોનું ભગવાન જ દેવ બનેલા છે એવું એ લોકો જાણતા બ્રહ્મવાદ પ્રમાણે સર્વ ભગવાન હોવાથી જે લોકો ઇન્દ્ર રવિ વગેરે દેવોનું યજન કરે છે તે પણ વસ્તુ તો ભગવાનનું જ યજન કરે છે છતાં તેઓને ભગવાનની ભક્તિનો ફળ કેમ પ્રાપ્ત થતો નથી એવી શંકા થાય તે દૂર કરે છે એ કોણ મારા સિવાય રવિ વગેરે અન્ય દેવોનું જેઓ શ્રદ્ધાપૂર્વક યજન કરે છે તેઓ પણ વસ્તુત મારું જ યજન કરે છે પરંતુ તેઓ મારું યજન અવિધિપૂર્વક કરે છે વેદોમાં જ્યાં જ્યાં અન્ય દેવનું યજન કરવાનું કહ્યું છે ત્યાં ત્યાં તેઓના આત્મા ભગવાન એટલે હું છું એવા જ્ઞાનપૂર્વક તેઓ યજન કરતા નહીં હોવાથી અવધિપૂર્વક અર્થાત વિધિ વિના મારું ભજન કરે છે તેથી જ તેઓને ભગવાન પ્રાપ્તિ થતી નથી પરંતુ તેઓના જન્મ મરણ જ થયા કરે છે એટલે કે દેવતાઓનું યજન કરે છે જે લોકો એ ભગવાને જે એ દેવતા બનેલા છે એવું એ લોકો જાણતા નથી અને દેવો જ અમને ફળ આપશે એમ કરીને એ પ્રમાણે કામ કરે છે એના એટલે અવિધિપૂર્વક જે ભજન થાય છે એના કારણે એ લોકોનો જન્મ મરણ જ થાય છે વિધિપૂર્વક એમનું ભજન થતું નથી અને તે દેવને એટલે શિવને ભજતો હોય પણ એ એમ જાણે કે જે તત્વ છે એ તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આ રીતે પૂજન કરે તો એ વિધિપૂર્વક કહેવાશે શિવ નું ભજન કર્યું એટલે શિવ તો તમનો અધિષ્ઠાતા દેવ થયો શિવ નું ભગવાન શિવ બન્યા છે એવું એ જાણતો જ નથી એટલે શિવ નું ભજન કરે છે ભગવાન જ બધું બન્યા છે એવું એ જાણતો હતો વિધિપૂર્વક ભગવાનનું જ ભજન કરતો તો શિવ નું ભજન કરતો જ ના એટલે અવિધિ કેમ થઈ કે ભગવાન જ્યારે બ્રહ્મસૂત્ર ભગવાન જ બધું બન્યા હોય તો એને ભગવાનનું ભજન કરવું જોઈએ વિષ્ણુ શિવ કે સાત્વિક ગુણ સાત્વિક કે રાજસ કે તામસ હોય શિવનું ભજન ક્યારે કરે શિવ એમના અધિષ્ઠાતા દેવતા હોય એ રીતે એટલે આ જે વાત કહી છે ને કે અવિધિ પૂર્વક એ મારું જ ભજન કરે છે એમ ભગવાન કહે છે એ ભજન કરતાની દ્રષ્ટિથી નહીં પણ ભજનીય પોતે આ વિષયમાં પોતાની એવી લાગણી બતાવે છે કેમ કે ભગવાન તો જાણે છે કે હું સર્વ કઈ છું પણ ભજન કરતા એ નથી જાણતો એટલે મૂળ ભગવાનને ન ભજી અને ભગવાનના જે ધારણ કરેલા અન્ય રૂપને ભજે છે હવે અન્ય રૂપને ભજે છે એ એ વ્યક્તિ નથી જાણતો પણ ભગવાન એમ કહે છે કે ભાઈ મારું ધારણ કરેલું બીજું રૂપ ભજી રહ્યો છે જો મને જાણતો તો બીજા રૂપને ન ભજીને મૂળનું મારું ભજન કરતો હોત એવું જ્ઞાન જ નથી કે આ જેવું કરવું કરી અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતી તત્વે ના તત્વમ તે કારણ કે સર્વયજ્ઞોના ભોગતા અને પ્રભુ હું જ છું પરંતુ તેઓ મને તત્વથી જાણતા નથી તેથી તેઓમાં તેઓનો પાર થાય છે એટલે આ જે તત્વ કીધું અમને જે છે તે તત્વથી એ જાણતા નથી એના કારણે અમને પાર થાય છે સર્વ યજ્ઞોનો ભોગતા પ્રભુ છે બધું જ છે અને તત્વ જે છે ભગવાન સર્વરૂપ અને જે તત્વથી જાણતા નથી એના કારણે એમનો પાર થાય છે ગયા સુખમાં કહેલા અર્થનું જ વિસ્તારથી નિરૂપણ કરે છે સર્વયજ્ઞોના યજ્ઞોના ભોગતા અને પ્રભુ એટલે યજ્ઞ ફલનું દાન કરનાર તેમજ યજ્ઞરૂપ અને યજ્ઞોના સાધનરૂપ જુદા જુદા દેહોમાં તેઓનો આત્મા તરીકે રહેલો હું જ છું પરંતુ તેઓને મારું અર્થ યથાર્થ જ્ઞાન નથી તેથી તેઓ એ સર્વ હું જ છું અથવા એ સર્વનો આત્મા હું છું અને તેઓ માત્ર મારા અંગભૂત છે એમ જાણતા નથી તેથી મારા યથાર્થ જ્ઞાનીના તેઓ અવિધિપૂર્વક યજન કરતા હોવાથી સુકૃતનું ફળ ભોગવી પુનઃ અવતરે છે તેથી તેઓ પણ વસ્તુતઃ મારું જ યજન કરતા હોવા છતાં તેઓનો ભાવ ભિન્ન પ્રકારનો હોવાથી તેઓને મારા ભક્તોના જેવું ફળ પ્રાપ્ત થતું નથી અર્થાત જેનો જેનો ભાવ તેવું તેને ફળ પ્રાપ્ત થાય છે ભાવના ભેદ હોવાથી ફળ ફળ ભિન્ન ભિન્ન એટલે આમનો ભાવ જ ભગવાનમાં પુરુષોત્તમ રૂપે નથી આમના દેવોમાં જ ભાવ છે એટલે એમને એ પ્રમાણે ફળ મળે છે જન્મ મળે એટલે જ આપણે નિરોધ લક્ષણમાં કીધું છે કે ભાવ ભાવ નયા છે ભાવથી નિરોધ મુક્ત કરવો હશે તો ભાવ છે આમાં કોઈને કઈ વિચારણીય હા પાર્થ જે જે આમાં જે જે વિવેચનમાં આવ્યું કે જ જે ભાવભેદથી ફલભેદ થાય છે તેમ વસ્તુ આપણે સાતમા અધ્યાયમાં પણ એક અંત વસ્તુ ફલમ તેશામ તદ ભવતી અલ્પ મેધસમ વાળા શ્લોક હતું તો એ શ્લોકને આજ ફરીથી ફરીથી જે ભગવાન રિપીટ કરે છે તો એ બંનેમાં અંતર કઈ રીતે સમજવાનું શું રિપીટ કરે છે તો એટલે સાતમા અધ્યાયમાં પણ આ જ વાત કરી કે ભાવભેદથી ફલભેદ થાય છે અને નવમા અધ્યાયમાં પણ આવીને ફરીથી એ જ વસ્તુ આવી તો એ બંને લાઈક એમાં કોઈ અંતર છે કે ખાલી સેમ જ વસ્તુ ખાલી રિપીટ કરે છે એટલે અહીંયા જે આખો પ્રસંગ ચાલી રહ્યો છે એમાં મુખ્ય રૂપથી નો પાયો ભગવાન બતાવી રહ્યા છે નવમા અધ્યાયમાં રાજવિદ્યા રાજયોગી યોગમાં અને તે અનુસાર ભગવાન સર્વ કંઈનું મૂળ છે એ વાત બતાવતા કર્મ માર્ગી જ્ઞાન માર્ગી અને જે અન્ય જે વ્યક્તિઓ છે એમને પ્રાપ્ત થનારા ફલનું વિધાન કર્યા પછી અનન્યતાનું સ્વરૂપ આગળ જઈને ભગવાન સમજાવે છે તો એ પ્રસંગવશ જે જે વસ્તુની રૂપથી આવશ્યક છે એ ભગવાન કરતા જઈ રહ્યા છે એટલે દેવાન શું હતું અંતવસ્તુ ભવત ફલમ તેશામ તત્વત કલ્પ મેદશામ દેવાન દેવયજો યાંતિ મદભક્તા યાંતિ મામ અપી એ રીતે જે ભગવાન આજ્ઞા કરે છે વાત કોઈને કોઈ દ્રષ્ટિથી એ જ અહીંયા કહેવામાં આવી રહી છે પણ એનો નો પ્રકાર છે એ બદલાયો છે સારું તો આજે અહીંયા વિરામ કરી કાલે કરીશું